राजा मेरे पास पुस्तक नहीं है अच्छा ठीक है हाँ तो स्नेहा करो नहीं हालोल से कोई करो चलो આજે હા હું વાંચું જ રાજા હા કરો તમે મુકેશભાઈ તમે હા મૂળ રૂપ વિવેક પરતત્વ દુનિયાના ધર્મ દર્શનોમાં પરસ્પર અનેક વિષયો ઉપર ઘણા બધા એક મિનિટ unmuted હા મુકેશભાઈ હવે સ્ટાર સિક્સ કરીને ને બોલો હા હવે સંભળાય છે આપને હા હા હા બોલો હા આવે છે તમારી અવાજ હા પરતત્વ દુનિયાના ધર્મ દર્શનોમાં પરસ્પર અનેક વિષયો ઉપર ઘણા બધા મતભેદો મોજૂદ રહ્યા છે અને રહી શકે છે ઘણા બધા ધર્મ દર્શનો પરંતુ જે એક સિદ્ધાંતની બાબતમાં મહદઅંશે સહમતિ ધરાવે છે તે સિદ્ધાંત છે કોઈક શક્તિ કે કોઈક એક તત્વ એવું છે કે જે સર્વમૂળ છે જેને સર્વજ્ઞ સર્વસમર્થ સર્વકર્તા સર્વોપાદાન સર્વવ્યાપી સર્વેશ્વર સર્વ ફળદાતા સર્વાનંદ અને સર્વશ્રેષ્ઠ માન્યા સિવાય છૂટકો જ નથી આવા તત્વને તત્વ કેવો યોગ્ય જ ગણાય એટલે ઘણા બધા ધર્મદર્શનોનો અલગ અલગ અલગ મતભેદ છે પણ એક વસ્તુમાં કોમન છે કે કોઈ એવું તત્વ છે કે જે આ કંઈક કરી રહ્યું છે તો મૂળ તત્વને બધા એક્સેપ્ટ તો કરે જ છે એમ એવું ખરું કે હા એવું હેલો હા મતલબ એ વાત છે આમાં કે બધા જ દેહ જેમ કે આપણે કહીએ કોઈ બીજા નામથી ઓળખતું હોય કોઈ ત્રીજા નામથી ઓળખતું હોય એ બધા ભલે ધર્મ અધર્મ ધર્મ દર્શનો વગેરે જે છે એ કોઈક ને કોઈક રૂપમાં એ એક એવા સ્વરૂપને માને જ છે કે જે આ સર્વ મતલબ પૂરા જગતનું કારણ રૂપ છે કે એક શક્તિ છે કે જે બધાનું મૂળ છે જે સર્વજ્ઞ છે સર્વસમર્થ છે એવા કોઈ ના કોઈ એક તત્વને માને છે એના નામ ભલે બધા અલગ અલગ કહેતા હોય પણ એક એવી કોઈ શક્તિને જે આ ભૌતિક જગતથી બહાર છે જેને આપણે નથી જોઈ શકતા એવી કોઈ શક્તિને કે એવા કોઈ તત્વને બધા જ દુનિયાના ધર્મ દર્શનો માને છે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને પોતાના ફોન ને બધા પ્લીઝ મ્યુટ રાખો જે પણ નો ફોન અનમ્યુટ છે એના કારણે આ ડિસ્ટર્બન્સ થાય છે મુકેશભાઈ ની અવાજ નથી સંભળાઈ રહી unmuted હવે મુકેશભાઈ ચાર્જીસ કરીને બોલો જેમનું પણ ફોન મ્યુટ ન થતું હોય કે તમને ના આવડતું હોય પોતાના ફોનને ડિસ્કનેક્ટ કરી દો બરાબર છે હાલોલ થી અવાજ આવે છે અત્યારે મુકેશભાઈ તમારે ત્યાંથી કોઈ પ્રોબ્લેમ નથી ને બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારો ના હજી પણ તમારી અવાજ બ્રેક થાય છે કોઈ હવે સંભળાય છે આપને હા હવે બરોબર છે હવે બોલો મુકેશભાઈ હેલો હા મુકેશભાઈ કરો હેલો મુકેશભાઈ તમારી અવાજ નથી આવતી મુકેશભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારો મુકેશભાઈ મને લાગે છે તમારે જ ત્યાંથી પ્રોબ્લેમ છે તમારી જ અવાજ બ્રેક થઈ થઈને આવે છે કોઈનો ફોન મ્યુટ નથી મને તો એવું લાગે છે અત્યારે જે પણ હવે હાલોલ થી લઈ લો તમે લોકો બીજું કોઈ રીડ કરો હા હાલોલ થી હવે ચાર્જિસ કરીને બોલો ને ત્યાંથી કોઈ પ્રેઝન્ટ કરો હા રાજા હલો હા આવે છે તમારી અવાજ રાજા કરે છે અહીંયાથી હા હા પ્રણામ રાજા હા બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતાર ભારતીય સનાતન ધર્મ દર્શનમાં તે પરતત્વ માટે જ બ્રહ્મ પરમાત્મા કે ભગવાન વગેરે નામો વાપરવામાં આવ્યા છે આ ત્રણેય નામો ત્રણ તમારો ફોન હજી પણ અનમ્યુટ છે પોતાના ફોન ને મ્યુટ કરો હા કરો ત્રણ અલગ અલગ પાસાઓને દર્શાવનારા નામો છે બ્રહ્મ અનુભવાતા કે અનુભવાથી બધા જ નામ રૂપ અને કર્મોની ભીતર સૌના ઉપાદાન થયા વિદ્યમાન એક અખંડ સત્તાને વેદોપનિષદોમાં બ્રહ્મ કહેવામાં આવે છે પરમાત્મા જીવાત્માની તુલનામાં તે પરમ તત્વ કે એક મિનિટ જે તમે રીડ કરો છો અને સમજાવતા પણ જાઓ બ્રહ્મ અનુભવાતા કે અનુભવાતી બધા જ નામરૂપ અને કર્મોની ભીતર સહુના ઉપાદાનતયા વિદ્યમાન એટલે આનો મતલબ એ છે કે હવે અહિયાં આપણે ત્યાં જેને પરતત્વ તરીકે સ્વીકારવામાં આવ્યા છે એ બ્રહ્મ પરમાત્મા કે ભગવાન એ બે ત્રણ નામોથી આપણે તત્વને ઓળખીએ છીએ આ ત્રણેય નામો જે છે એ પરતત્વના અલગ અલગ ને બતાડે છે મતલબ એક જ વ્યક્તિ છે કૃષ્ણ જેને આપણે બ્રહ્મના નામે પરમાત્માના નામે અને ભગવાન એ રીતે ત્રણ ફેસેટ થી આપણે કૃષ્ણને ઓળખીએ છીએ એટલે કે કાર્ય જેવી રીતે હવે એને એક્ઝામ્પલ એવી રીતે સમજીએ કે જેવી રીતે એક વ્યક્તિ છે એ ઘરમાં કોઈ એના પુત્ર છે તો એનો પિતા છે પત્ની છે તો એનો પતિ છે મા બાપ છે તો એનો દીકરો છે બહેન છે તો એનો ભાઈ છે ઓફિસમાં જાય તો ક્યાંક મેનેજર છે ક્યાંક જે એની નોકરી હોય એ પ્રમાણે તો તમે જ્યાં જાઓ છો એના પ્રમાણે તમારો રોલ બદલાઈ જાય છે વ્યક્તિ એક છે રોલ ઘણા બધા છે એવી રીતે પરતત્વને આપણે બ્રહ્મ પરમાત્મા ભગવાન વગેરે નામોથી ઓળખીએ છીએ એ વ્યક્તિ એક છે પણ એના રોલ અલગ અલગ છે એટલે એ ત્રણ પાસાઓ જે છે એને અહીંયા સમજાવ્યા છે એમાં સૌથી પહેલું પાસું છે બ્રહ્મ તો બ્રહ્મને અહીંયા એ રીતે કીધું છે કે અનુભવાતા કે અનુભવાતીત બધા જ નામ રૂપ અને કર્મોની ભીતર સહુના ઉપાદાન થયા વિદ્યમાન એક અખંડ સત્તાને વેદોપનિષદોમાં બ્રહ્મ કહેવામાં આવ્યું છે મતલબ કે આપણે જે જે પદાર્થોનો આપણી આસપાસ એક્સપિરિયન્સ કરી શકીએ છીએ જેવી રીતે મને મારી આંખો દ્વારા જે આટલી બધી મારી આજુબાજુ વસ્તુઓ છે દેખાય છે કાન દ્વારા સંભળાય છે કે ખાઉં છું તો ટેસ્ટ કરી શકું છું કોઈ વસ્તુ મને ટચ કરે છે તો ટચને હું ફીલ કરી શકું છું એ આ બધા નામ રૂપ પદાર્થો જે છે અનુભવ વર્ણ છે મતલબ જેનું એક્સપિરિયન્સ કરી શકો છો કેટલાક પદાર્થો એવા છે કે જેનો અનુભવ આપણે નથી કરી શકતા જેમ કે પવન છે તો એનો અનુભવ આપણને થાય છે પણ એને આપણે જોઈ નથી શકતા તો એવી ઘણી બધી વસ્તુઓ કે જે આપણા અનુભવમાં આવતી હોય ને અનુભવાતી એટલે કે જે તો સ્વર્ગ નર્ક વગેરે છે તો આપણે બધા નામ સાંભળ્યા છે શાસ્ત્રોમાં વર્ણન સાંભળ્યું છે પણ જોયું નથી તો એ આપણા અનુભવથી અતીત છે અનુભવથી બારે છે એ આ બિયોન્ડ એક્સપિરિયન્સ છે તો જે અનુભવાતા કે અનુભવાતીત એ બધા જ નામરૂપ કર્મોની અંદર બધાના ઉપાદાન થયા એટલે કે બધાના કારણના રૂપમાં જે એક પદાર્થ વિદ્યમાન છે એ અખંડ સત્તાને કે નામ રૂપ ઘણા બધા છે મતલબ આપણે દુનિયામાં જોઈએ ફોર એક્ઝામ્પલ એમ વિચારો કે રૂમમાં કેટલી વસ્તુઓ છે તો આપણે ગણી ના શકીએ સાઈઠ સિત્તેર એસી સો સો બસો વસ્તુઓ અલગ અલગ જાતની આપણા રૂમમાં હશે પણ એ જેટલી પણ દુનિયામાં એવી રીતે અરબો વસ્તુઓ હોય કે કરોડો વસ્તુઓ હોય એ બધી જ વસ્તુઓના ઉપાદાન કે એ બધાનું કારણ ભગવાન છે આગળ હા પરમાત્મા જીવાત્માની તુલનામાં તે પરમ તત્વ કે બ્રહ્મને પરમાત્મા પણ કહેવામાં આવે છે જીવાત્માની તુલનામાં પરમ તત્વને પરમાત્મા પણ કહેવામાં આવે છે તે એક એવો સર્વાત્મા છે કે જે સર્વ આત્માઓમાં શ્રેષ્ઠ છે એ બધામાં એ સર્વાત્મા છે બધા આત્માઓમાં શ્રેષ્ઠ છે પર છે તેનાથી ઉપર છે મતલબ સર્વની ભીતર બિરાજતો અંતરાત્મા છે પ્રિયતમ છે તેથી તેને પરમાત્મા કહેવામાં આવે છે પરતત્વના પરમાત્મા હોવાના પાસાનું નિરૂપણ ખાસ કરીને ગીતા વગેરે શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે ભગવાન એ પરમ તત્વ જ્યારે સૃષ્ટિ લીલા પ્રકટ કરીને પોતાના ઐશ્વર્ય વીર યશ અને સ્ત્રી જ્ઞાન વૈરાગ્ય આદિ દિવ્ય ગુણોને પ્રગટ કરે ત્યારે તેને મહાભારત હરિવંશ પુરાણ વિષ્ણુ પુરાણ શ્રીમદ ભાગવત વગેરે ઐતિહાસિક પૌરાણિક ગ્રંથો ભગવાન કહેતા હોય છે પરમાત્માનો અર્થ એ ગીતાજીમાં સંબોધ પરમાત્મા શબ્દનો ઉલ્લેખ કરે છે જે બધાથી બધા આત્માથી પર છે એના કારણે અને ભગવાન જે ચુષ્ટિ લીલા માટે પ્રગટ થયા અને દરેક પુરાણો મહાભારત દરેકમાં તેમને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે શ્રી કૃષ્ણ તે ભગવાન જ્યારે પોતાની દિવ્ય અગણિત સમગ્ર શક્તિઓ સાથે પોતાના ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવા ભૂતળ ઉપર પ્રગટ થતા હોય ત્યારે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ નામે વર્ણવાયા છે તે ભગવાન જ્યારે પોતાનું સ્વરૂપાનંદનું દાન કરવા ભક્તોને દાન કરવા માટે જ્યારે ભૂતળ પર પ્રગટ થયા ત્યારે તેમને શ્રી નામે ઓળખવામાં આવે અવતાર તે શ્રી ત્રણ ગુણાવતારો બ્રહ્મા વિષ્ણુ અને શિવ તરીકે શાસ્ત્રોમાં વર્ણવાયા છે લીલા અવતારો તો અસંખ્ય હોવા છતાંય ભાગવત આદિ પુરાણોમાં સવિશેષ થયા ચોવીસ અવતારો તેમાં પણ પ્રમુખ દસ અવતારો અને તેમાં પણ ચાર પુષ્ટિ અવતારો ઋષિ દિવામન શ્રી રામ અને શ્રી બલરામ ના રૂપે વર્ણવેલા છે ઉપર જોયું તે પ્રમાણે બ્રહ્મના પરમાત્મા અને ભગવાન હોવાના પાસાઓનું નિરૂપણ જીવાત્માને અને સૃષ્ટિ કે લીલાઓને દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવતું હોય हाँ चल हाँ राजा इसमें एक ये प्रश्न पूछ रहे हैं कि दस प्रमुख अवतार वो दस अलग इसको कैटेगराइजेशन क्यों किया दस अलग प्रमुख अवतार का चौबीस अवतारों में से कुछ मतलब अंशावतार होते हैं कला अवतार होते हैं ऐसे अवतारों के बहुत सारे टाइप्स है तो ये जो दस अवतार हैं ये क्या सारे अंशावतार हैं कि सारे कला अवतार हैं मतलब इनको किस तरीके से लेना मतलब इसमें ये है कि जैसे ठाकुर जी के ऐश्वर्य वीर यशस्वी ज्ञान वैराग्य ये छह गुण है तो कभी केवल ऐश्वर्य गुण धर्म से प्रकट होते हैं कभी केवल यश को प्रकट करते हैं कभी केवल वीर को प्रकट करते हैं तो इनको हम अंशावतार बोलते हैं कलावतार बोलते हैं प्रद्युम्न वगैरह व्यूह से प्रकट होते हैं तो उसे व्यूह का अवतार बोलते हैं कभी छो छह गुणधर्मों के साथ जैसे कृष्ण अवतार है तो उसे पूर्ण अवतार बोलते हैं तो वैसे चौबीस अवतार जो हैं वो जैसे व्यास जी हैं तो ज्ञान गुण का अवतार है तो वैसे कुछ कुछ ऐसे हैं उसके अलावा कुछ मुख्य अवतार हैं वैसे इनका डिविजन किया गया है अच्छा तो राजा जैसे मतलब मुख्य अवतार को मतलब किस तरीके से काउंट की जैसे व्यास जी हैं या फिर जो वरा अवतार है वो मुख्य अवतार में आ रहे हैं ना नरसिंह भगवान है फिर वरा जी हैं वामन जी हैं तो ये सब मुख्य अवतार में आ रहे हैं ना ये सारे हाँ दशावतार जो हम जानते हैं वो मुख्य अवतारों में आते हैं उसके अलावा जैसे व्यास है और ऐसे भी बहुत सारे अवतार हैं वो सारे चौबीस अवतारों में गिनाए जाते हैं जी राजा राजा जैसे प्रथु प्रथु जी भी आते हैं चौबीस अवतारों में वो एग्जैक्ट मुझे पता नहीं है उसकी लिस्ट मुझे भी देखनी पड़ेगी भागवत जी में आता है वैसे उनका निरूपण जी जी मैं देख के बता दूंगी चौबीस अवतार कौन से जी राधे हाँ मतलब ओवरऑल इसमें बात यह है कि एक फैसेट हमने ब्रह्म देखा कि जो इन सभी नाम रूप कर्मों के अंदर कारण रूप से विद्यमान है और दूसरा जो फैसेट है वो परमात्मा है परमात्मा जो शब्द है वो भगवान ने गीता जी में इंट्रोड्यूस किया है उसका मतलब जैसे मैंने ये देखा कि पुत्री के कॉन्टेक्स्ट में पिता होता है पत्नी के कॉन्टेक्स्ट में कोई व्यक्ति पति होता है ऑफिस के कॉन्टेक्स्ट में कोई व्यक्ति बॉस होता है तो वैसे आत्मा के कॉन्टेक्स्ट में भगवान परमात्मा है मतलब सभी आत्माओं में जो श्रेष्ठ हैं सभी आत्माओं से जो बड़े हैं वो परमात्मा है ऐसे जीवात्मा के कांटेक्ट में भगवान का जो स्वरूप है उसे परमात्मा कहा जाता है आया समझ में जी राजा हाँ तो मतलब ये कॉन्टेक्चुअल नेम है कहने का मतलब मेरा ये है कि जैसे कोई बच्चे ही नहीं है तो कोई व्यक्ति पिता नहीं होता जैसे ऐसा कहते हैं ना कि जब बच्चे पैदा होते हैं तभी माता पिता भी पैदा होते हैं क्योंकि बच्चे नहीं थे तब तक कोई किसी की माता कोई किसी का पिता नहीं है तो वैसे ये कॉन्टेक्चुअल नेम है कि जब आत्मा होती है तो आत्माओं में सभी आत्माओं में जो श्रेष्ठ है वो परमात्मा है ऐसे भगवान का नाम परमात्मा है ये कॉन्टेक्चुअल नेम है फिर तीसरा जो है वो भगवान है जैसे भगवान का मतलब ये होता है कि वो परम तत्व कि जैसे हम ये कहते हैं कि वो वैकुंठ में विराजते हैं या सभी जीवों के कारण स्वरूप है वो परम पर, परम तत्व जो है वो जब सृष्टि लीला प्रकट करने के लिए ऐश्वर्य वीर यशस्वी ज्ञान वैराग्य वगैरह गुणों को प्रकट करते हैं और इस सृष्टि में प्रकट होते हैं मतलब पृथ्वी पे उत्पन्न होते हैं तब उसे अवतार कहा मतलब भगवान कहा जाता है जैसे कि महाभारत हरिवंश पुराण विष्णु पुराण श्रीमद भागवत वगैरह ऐतिहासिक पुराण ग्रंथों में भगवान कहा गया है मतलब ये भी नाम कॉन्टेक्चुअल है भक्त के कॉन्टेक्स्ट में भगवान है मतलब जैसे मैं कृष्ण का भक्त हूँ ये कृष्ण की भक्त हूँ तो कृष्ण मेरे भगवान है या जैसे मैं राम की भक्त हूँ तो राम मेरे भगवान है तो भक्त के कॉन्टेक्ट में भगवान होते हैं ये एक इसका स्टेट मतलब इसकी एक डेफिनेशन ये दूसरी डेफिनेशन ये है कि भग इसका मतलब ये होता है कि ऐश्वर्य वीर यश श्री ज्ञान वैराग्य गुणों से जो युक्त है वो भगवान है भग का मतलब होता है ये छह गुण और वान मतलब भग वाला मतलब इन गुणों वाला भगवान है मतलब जिसके अंदर ऐश्वर्य वीर यश श्री ज्ञान और वैराग्य ये गुणधर्म जिनमें है वो भगवान है ऐसा ये भगवान का तीसरा स्वरूप है चौथा श्री कृष्ण है कि जो भगवान जब अपनी दिव्य अग्नि शक्तियों के साथ भक्तों को स्वरूपानंद का दान करने के लिए प्रकट होते हैं तब उन्हें भागवत में कृष्ण कहा गया है मतलब कि वो वैकुंठ में विराजे हुए भगवान जब अपने भक्तों का उद्धार करने के लिए ऐश्वर्य वीर यश्री ज्ञान वैराग्य सभी गुणों के साथ इस सृष्टि में उत्पन्न होते हैं तब उस स्वरूप को भगवान मतलब उस स्वरूप को भागवत में कृष्ण कहा गया है मतलब यहाँ कहने का मतलब ये है कि जैसे भागवत में भगवान की उत्पत्ति के पीछे का प्रयोजन बताया गया है तो वहां ये बताते हैं कि जैसे भगवान है अब कोई रावण कंस जैसे छोटे मोटे असुरों को मारने के लिए ठाकुर जी प्रकट नहीं होते हैं ठाकुर जी के प्राकट्य का मुख्य प्रयोजन होता है अपने भक्तों का उद्धार करना क्योंकि ठाकुर जी अगर किसी असुर को मारना ही चाहते हैं तो अपने किसी पार्षद को भेज के मार सकते हैं अपने किसी भी एक देवता को भेज के मार सकते हैं ठाकुर जी के लिए कोई बड़ा काम नहीं है एक असुर को मारने के लिए ठाकुर जी वैकुंठ से पृथ्वी लोक में प्रकट नहीं होते हैं तो इसलिए भागवत में ये कहा गया है कि इस कारण से भगवान की उत्पत्ति का या भगवान के प्रकट होने का मुख्य प्रयोजन ये है कि भगवान जो है वो सृष्टि में अपने भक्तों के उद्धार के लिए प्रकट होते हैं किसी असुरों को मारने के लिए प्रकट नहीं होते तो ये बात यहाँ समझनी चाहिए कि इसलिए जब भगवान इस सृष्टि में अपने मतलब सभी गुणों के साथ भक्तों के उद्धार के लिए प्रकट होते हैं तो भागवत में उन्हें कृष्ण नाम से जाना गया है ये देखो सभी चीज यहाँ सब कॉन्टेक्चुअल है वो भगवान जब पृथ्वी पर प्रकट हुए तब हम उन्हें कृष्ण कहते हैं जो वीर यशस्वी ज्ञान वैराग्य गुणों से युक्त है वो भगवान है जो सभी आत्माओं में श्रेष्ठ है वो परमात्मा है तो ऐसे ये सारे भगवान के जो नाम है या भगवान के फैसेट है वो सब कॉन्टेक्चुअल है जैसे बच्चों के कॉन्टेक्स्ट में कोई व्यक्ति पिता होता है पत्नी के कॉन्टेक्स्ट में कोई व्यक्ति पति होता है माता पिता के कॉन्टेक्स्ट में कोई व्यक्ति पुत्र होता है या बहन भाई के कॉन्टेक्स्ट में वो बड़ा भाई या छोटा भाई होता है वैसे यहाँ पे आत्मा के कॉन्टेक्ट में परमात्मा है भक्त के कॉन्टेक्ट में भगवान है और जब सर्वोद्धारक रूप से प्रकट होते हैं जो सृष्टि में तब उस कॉन्टेक्स्ट में वो कृष्ण है जैसे तो ये सारे कॉन्टेक्चुअल नाम है जब तक आत्मा उत्पन्न नहीं हुई है तब तक परमात्मा नहीं कह सकते हो तुम जब तक कोई भक्त नहीं है तो तुम भगवान नहीं कह सकते हो सृष्टि में प्रकट नहीं हुए तो तुम कृष्ण नहीं कह सकते हो तो कहने का मतलब ये कि ये सारे एक व्यक्ति के मतलब परब्रह्म परम तत्व के बहुत सारे फैसेट्स हैं जो उन उन कॉन्टेक्ट में हम जैसे एक व्यक्ति को पिता पुत्र पति या मैनेजर बॉस वगैरह के रूप में जानते हैं ऐसे राजा आया समझ में हाँ बोलो राजा जैसे श्री कृष्ण के लिए अपन लोग सर्वोद्धारक बोलेंगे कि भक्तोद्धारक बोलेंगे दोनों बात है वैसे जो भक्त नहीं थे उनका मतलब तुम ऐसे पास्ट में देखने जाओ तो अलग बात है नहीं तो रावण वगैरह भक्त नहीं थे ठाकुर जी के द्वेषी थे उनका भी उद्धार किया जैसे महाभारत के अंदर आता है कि जो जिन जिन सैनिकों की मृत्यु ठाकुर जी के दर्शन करके हुई उन सबको भी मुक्ति मिली तो कहीं कहीं ठाकुर जी ने प्रिसाइजली भक्तों का उद्धार किया है कहीं कहीं सबका उद्धार भी किया है सबका उद्धार इन द सेंस वैकुंठ प्राप्ति या स्वयं की प्राप्ति के रूप में नहीं मुक्ति वगैरह के रूप में जी जी क्योंकि महाभारत में ये बात आती है कि जब महाभारत का युद्ध हुआ और जो जो शत्रु पक्ष के या ठाकुर जी जो पक्ष में थे उस पक्ष के जो जो सैनिक मरे और जिन्होंने ठाकुर जी के दर्शन करके उनकी आंखें बंद हुई या उनकी मृत्यु हुई उन सबको मुक्ति मिली है तो वो भक्त होना जरूरी नहीं है पर फिर भी ठाकुर जी ने ऐसा अपना महात्म्य वहां पे प्रकट किया है तो लेकिन इसमें मुख्य उद्देश्य तो भक्तोद्धार भक्तों का उद्धार करना उनको आनंद की प्राप्ति कराना ही है ना हाँ मुख्य उद्देश्य वही है जी हाँ जी राजा फिर नेक्स्ट है अवतार तो वो परब्रह्म कृष्ण को हम जो परम तत्व हैं उनके मुख्य तीन गुण के गुणावतार तीन हैं और लीला अवतार बहुत सारे हैं गुणावतार मतलब के सात्विक राजस तामस गुणों के अधिष्ठाता मतलब जैसे हमने ये देखा था सिद्धांत मुक्ता वाली जो ग्रंथ पढ़े हो उनको पता होगा कि सृष्टि जो है वो प्रकृति से बनी हुई है और प्रकृति जो है वो सात्विक राजस और तामस ये तीन गुणों की मिश्र अवस्था है तो प्रकृति के इन तीन गुणों के अधिष्ठाता तीन देव हैं तो ब्रह्मा विष्णु और शिव ये तीनों देव जो हैं वो इन तीन गुणों के अधिष्ठाता देव हैं जो भगवान के गुणा उतार हैं मतलब ठाकुर जी के रिप्रेजेंटेटिव के रूप में उन उन गुणों का नियमन ये देवता करते हैं तो वो तीन उतार हैं और लीला अवतार तो असंख्य हुआ छता है मतलब वैसे तो ठाकुर जी के बहुत सारे छोटे मोटे अवतार होते ही रहते हैं अब तुम देवताओं को व्यू वगैरह को कला अवतार को अंशावतार को देखोगे तो असंख्य अवतारों का वर्णन पुराणों में आता है हर पुराण में अलग अलग अवतारों के बारे में बताया जाता है पर यहाँ खास करके पुराणों में चौबीस अवतारों को गिना गया है जिनमें से दस जो अवतार हैं उन्हें मुख्य अवतार माना जाता है આગળ વાંચો हाँ हाँ और हाँ इत, हाँ इनमें से चार में से चार अवतार जिनकी सॉरी दीदी थोड़ा लेट हो गया वो मैंने सोचा कि मैं भी बहुत फ्रेश हो Muted. Muted. Muted. Muted. उनमें से चार जो है वो पुष्टि के अवतार माने जाते हैं नृसिंह जी वामन जी रामचंद्र जी और बलराम जी के रूप में यहाँ पे वर्णित है मतलब कृष्ण तो है ही और ये चार जिनकी जयंती वगैरह हम मनाते हैं तो ये चार पुष्टि अवतार है मतलब भक्तों का उद्धार करने के लिए ठाकुर जी ने जो स्वरूप प्रकट किया खास करके भक्तों का उद्धार केवल यही प्रयोजन से तो वो ये चार अवतार जो है वो पुष्टि अवतारों के रूप में जाने जाते हैं ઉપર જેવી તે પ્રમાણે બ્રહ્મના પરમાત્મા અને ભગવાન હોવાના પાસાઓનું નિરૂપણ જીવાત્માને અને સૃષ્ટિ કે અવતારની લીલાઓની ને દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવતું હોય છે આથી આ બધા નિરૂપણો સાપેક્ષ નિરૂપણની પ્રક્રિયા મુજબ થતા નિરૂપણો છે નિરપેક્ષ વસ્તુ દ્રષ્ટિ કે તત્વદ્રષ્ટિથી જ્યારે પરતત્વનું નિરૂપણ કરવામાં આવતું હોય ત્યારે તેને બ્રહ્મ કહેવાતું હોય છે આથી બ્રહ્મ એ પરતત્વની નિરપેક્ષ સંજ્ઞા છે એમ કહી શકાય પરતત્વના બ્રહ્મ પક્ષનું નિરૂપણ વેદોપનિષદોમાં કરવામાં આવ્યું છે हाँ मतलब यहाँ ये बताया है कि हमने जैसे ऊपर इन पांच पैराग्राफ्स में देखा कि ब्रह्म के परमात्मा और भगवान होने के फैसेट का निरूपण जीवात्मा और सृष्टि के अवतारों के लीलाओं को दृष्टि में रख के किया गया है मतलब ब्रह्म जो है वो मुख्य हम तत्व को ब्रह्म के नाम से जानते हैं पर जब किसी भक्त के कॉन्टेक्स्ट में उसे देखा जाता है तो हम उन्हें भगवान कह देते हैं जीवात्मा के कॉन्टेक्स्ट में देखा जाता है तो हम उन्हें परमात्मा कह देते हैं तो ये दोनों उनके कॉन्टेक्चुअल नेम है इसलिए सभी का निरूपण जो है वो सापेक्ष निरूपण की प्रक्रिया के हिसाब से समझना चाहिए मतलब वही कि कॉन्टेक्स्ट में समझना चाहिए भक्त के कॉन्टेक्स्ट में भगवान है जीवात्मा के कॉन्टेक्स्ट में परमात्मा है और निरपेक्ष वस्तु दृष्टि मतलब इस दुनिया में कोई कुछ भी हो कैसा भी हो सभी के नाम रूप जितने भी नाम रूप कर्म में दिखाई दे रहे हैं उन सबका जो प्रयोजन है उन सबका जो कारण है कारण तत्व है उन्हें हम ओवरऑल ब्रह्म के नाम से जानते हैं तो ये बात यहाँ पे बताइए इसलिए ये ब्रह्म जो तत्व है वो परम तत्व की निरपेक्ष संज्ञा है मतलब दुनिया में कोई है या नहीं है कोई भक्त है या नहीं है कोई जीवात्मा है या नहीं है पर ये जो कुछ भी उत्पन्न हुआ है काल कर्म स्वभाव प्रकृति पुरुष से लेके सब कुछ वो सब कुछ का जो तत्व है उसे हम ब्रह्म कहते हैं जो परम तत्व है उसे हम ब्रह्म कहते हैं मतलब ये परतत्व का ब्रह्म पक्ष का निरूपण वेद उपनिषदों में ब्रह्म नाम से किया गया है वो ब्रह्म का अगर कोई भक्ति करे तो हम उन्हें भगवान कह देते हैं सृष्टि में प्रकट हो तो हम उन्हें परमात्मा कह देते हैं या भगवान कह देते हैं या कृष्ण कह देते हैं हेलो हाँ हेलो राजा जैसे ब्रह्म इजिकल टू अक्षर ब्रह्म भी कहते हैं क्या अक्षर मतलब ब्रह्म अक्षर... ब्रह्म वैसे अक्षर ब्रह्म का दूसरा नाम मतलब आप लोग ब्रह्म तरीके से भी बोल देते हैं शायद कहीं हाँ मैं वही बोल रही हूँ कि ब्रह्म और अक्षर ब्रह्म को हम मतलब सिनोनिम्स की तरह ही यूज होता है वैसे पर बहुत माइन्यूट जो टेक्निकल डिफरेंस है वो महाप्रभु जी सिद्धांत मुक्तावली में बता रहे हैं बाकी उपनिषद हाँ। वगैरह सब में जब बताया जाता है तो एक ही बात समझनी चाहिए जी धीरज मतलब वहां पे वो लोग अक्षर ब्रह्म को नहीं परम ब्रह्म परमात्मा को ही बताना चाहते हैं ऐसा समझना चाहिए जहां जहां यहाँ उपादान तया उनका वर्णन आता है वहां वहां बाकी अक्षर ब्रह्म और परम ब्रह्म इन दोनों में जो थोड़ा सा डिफरेंस है आनंद के प्रपोर्शन का वो महाप्रभु जी ने सिद्धांत मुक्तावली में बताया हम्म, जी हाँ हाँ जी मनीष बोलू હા મનીષભાઈ અહીંયા જે લખ્યું ને નિરપેક્ષ વસ્તુ દ્રષ્ટિ કે તત્વ થી જ્યારે પર તત્વનું નિરૂપણ કરવામાં આવે છે ત્યારે તેને બ્રહ્મ કહેવામાં આવે છે અને સાપેક્ષ નિરૂ આ બધા નિરૂપણો સાપેક્ષ નિરૂપણની પ્રક્રિયા મુજબ થતા નિરૂપણો છે એટલે આ સાપેક્ષનો મતલબ અવતારો જે છે બધા પરમાત્મા પરમાત્માને બધું કહે છે ભગવાન ઈનમાં આવે ને મેં સાપેક્ષ નો મતલબ એ જ કીધું કે જો કોઈ જીવાત્મા છે તો એ જીવાત્માઓમાં શ્રેષ્ઠ કોઈ પરમાત્મા છે જીવાત્માઓ ઉત્પન્ન જ નથી થઈ એની પહેલા તો આપણે પરમાત્મા નહીં કહી શકીએ ને એવી રીતે કોઈ ભક્ત છે તો ભગવાન છે સૃષ્ટિ ચાલુ જ નથી થઈ હજી કેવલ ભગવાન એકલા છે તો તમે એને ભગવાન થોડી કહેશો ભગવાન ના કહી શકાય એટલે એ સાપેક્ષ છે જો જીવાત્મા છે તો પરમાત્મા છે એની સાપેક્ષ જેવી રીતે મેં કીધું કે દીકરા દીકરી ન હોય તો કોઈને માતા પિતા કહેવાય ના કહેવાય ના કહેવાય ભાઈ ન હોય મતલબ બહેન કે ભાઈ ન હોય તો એને કોઈનો ભાઈ કહેવાય કે ન કહેવાય ના કહેવાય ના કહેવાય એવી રીતે જો કોઈ ભક્ત ન હોય તો ભગવાન પણ ન કહેવાય કોના ભગવાન ભક્ત તો જોઈએ એના માટે એવી જ રીતે આત્મા ન હોય તો પરમાત્મા પણ ન કહેવાય કેમ કે આત્માઓમાં જે શ્રેષ્ઠ છે પરમાત્મા છે આત્માઓ જ નથી તેમાં શ્રેષ્ઠ ક્યાંથી કોઈ હોય એવી રીતે પરમાત્મા ભગવાન જે છે એ સાપેક્ષ નામો છે જો જીવાત્મા છે ભક્ત છે તો ભગવાન કે પરમાત્મા છે જો નથી તો એને સર્વસામાન્ય આપણે બ્રહ્મના નામથી ઓળખીએ છીએ જે આ બ્રહ્મ જે છે એ આપણે સમજીએ છીએ કે આ જીવની ઉત્પત્તિ જે થઈ એ બ્રહ્મ આખું કોમન ગણવાનું ને હા એને કોમન ગણવાનું આ તો જો મેં એ જ વાતને કીધી કે બ્રહ્મ પરમાત્મા કયો કૃષ્ણ કયો કે અક્ષર બ્રહ્મ સોરી અક્ષર બ્રહ્મ નહીં કૃષ્ણ કયો પરમાત્મા કયો બ્રહ્મ કયો કે ભગવાન કયો વ્યક્તિ એક છે પણ એના ફેસેટ અલગ અલગ છે મતલબ કે એના પાસાઓ અલગ અલગ છે જેવી રીતે તમે એક છો પણ તમે કોઈકના પિતા છો કોઈકના પતિ છો કોઈકના ભાઈ છો કોઈકના પુત્ર છો એવી રીતે હા એટલે એવું ગણી શકાય ને કે આપણે એવું ભણીએ છીએ એમાં કે જીવ કે કોઈ પણ વસ્તુ એ બ્રહ્મનું જે સ્વરૂપ છે એ બ્રહ્મ ગણવાનું ને જીવ બ્રહ્મનું સ્વરૂપ નથી બ્રહ્મે આ જગતના બધા જ નામરૂપ કર્મોને ઉત્પન્ન કર્યા છે આ બધા નામરૂપ કર્મોનું જે કારણ છે એ બ્રહ્મ છે હા બસ એ જ બ્રહ્મ કોમન કહેવાય ને આ બધું હા એ કોમન કહેવાય એ તો કોઈ ભક્તો હોય કે ન હોય કે કોઈ જીવાતમાં હોય કે ન હોય કાલ કર્મ સ્વભાવથી લઈને ભગવાન સિવાય જે કંઈ પણ સૃષ્ટિમાં ઉત્પન્ન થયું બધાના ઉત્પત્તિ જેમાંથી થઈ છે બ્રહ્મ છે એવું કહેવાય હા હા ભલે જ એટલે તત્વની ભગવાન કે પરમાત્મા વગેરે નામ ના આવે ત્યારે કેવલ બ્રહ્મ તરીકે જ એનું નામ બોલાય મતલબ એનું યુઝ થાય એમ હા પૂછવું છે કોઈને આ વિષયમાં હા તો કરો આગળ આગળ કરો છે હા સ્વરૂપ તે બ્રહ્મનું આગવું સ્વરૂપ છે વેદો ઉપનિષદો બ્રહ્મને સચ્ચિદાનંદાત્મક તરીકે વર્ણવે છે એટલે વેદ ઉપનિષદો બ્રહ્મ જે આપણે સચ્ચિદાનંદ તરીકે વર્ણવે છે સચિત આનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ એ બ્રહ્મ નું સ્વરૂપ લક્ષણ એટલે કે આગવી ઓળખ છે કે સચિનાનંદ એ બ્રહ્મ એનું આગવી ઓળખ છે સત સત એટલે અસ્તિત્વ સત્તા કે હોવા પણ બ્રહ્મનું અસ્તિત્વ અમાપ અનંત છે સત એટલે અસ્તિત્વ હોય એનું એનું હોવા પણ હોય એટલે બ્રહ્મનું અસ્તિત્વ અનંત છે બ્રહ્મ સર્વસ્થળે સર્વકાળમાં અને સર્વરૂપે સર્વને વ્યાપીને રહેલું છે એટલે બ્રહ્મ સર્વસ્થળે છે સર્વકાળમાં છે અને સર્વરૂપે સર્વને વાપીને રહેલું છે બ્રહ્મના આવા અનંત અમાપ કે અસીમ અસ્તિત્વને કારણે બ્રહ્મને સત ગુણધર્મવાળું કહેવામાં આવે છે એટલે બ્રહ્મના આવા જ અનંત અને અસીમ અસ્તિત્વને કારણે જ બ્રહ્મને સત ગુણધર્મવાળું કહેવામાં આવે છે હા મતલબ હવે જો બ્રહ્મ કોણ તો બ્રહ્મ ઇક્વલ ટુ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એટલે કે જેવી રીતે આપણે એમ કહીએ કે માટલું કોને કહેવાય તો આપણે કહીએ જે માટીમાંથી બન્યું છે એને માટલું કહેવાય અને એમ આપણે કોઈ પણ વસ્તુને જ્યારે નામ આપીએ તો આપણે કહીએ કે આને શું કહેવાય આ એટલે શું આને તમે કેવી રીતે ડિફાઇન કરો એવી રીતે જ્યારે આપણે બ્રહ્મ કહીએ તો બ્રહ્મને તમે કેવી રીતે ડિફાઇન કરો તો જેની અંદર સત ચિત્ત અને આનંદ ગુણધર્મો છે એ બ્રહ્મ છે એવી રીતે આપણે બ્રહ્મને જાણીએ છીએ એટલે એને અહીંયા કીધું છે કે વેદોપનિષદો બ્રહ્મને સચ્ચિદાનંદાત્મક તરીકે વર્ણન કરે છે તો એને અહીંયા સમજાવી રહ્યા છે કે સચ્ચિદ આનંદ એટલે સત પ્લસ ચિત્ત પ્લસ આનંદ હવે સત એટલે શું ચિત્ત એટલે શું અને આનંદ એટલે શું એનું અહીંયા એક્સપ્લેનેશન આપ્યું છે વાંચો ચિત્ત ચિત્તનો અર્થ છે ચૈતન્ય ચિત્તનો અર્થ ચૈતન્ય જ્ઞાન ચૈતન્યનો પ્રમુખ ગુણ હોવાથી ચિત્ત કહેતા બ્રહ્મની સર્વભાષકતાનું નિરૂપણ કરવામાં આવતું હોય છે એટલે જ્ઞાન ચૈતન્ય પ્રમુખ ગુણ હોવાથી ચિત્ત કહેતા હોય બ્રહ્મની સર્વ નિરૂપણ કરવામાં આવેલું હોય આનંદ બ્રહ્મનું મુખ્ય સ્વરૂપ લક્ષણ તો આનંદ જ છે એટલે બ્રહ્મનું મુખ્ય સ્વરૂપ મુખ્ય સ્વરૂપ લક્ષણ તો આનંદ જ છે એટલે બ્રહ્મમાં રહેલી અપ્રાકૃત અલૌકિક વિષયક દુઃખોથી અસંસ્કૃષ્ટ અનંત શક્તિઓને ગુણધર્મોને આનંદ કહેવામાં આવે છે એટલે બ્રહ્મમાં રહેલી અપ્રાકૃત અલૌકિક વૈશ્વિક દુઃખોની અને અસ્પુષ્ટ અનંત શક્તિઓને જે ગુણધર્મો છે એને આનંદ કહેવામાં આવે છે મતલબ અહીંયા આ ત્રણ ગુણધર્મોને બતાવ્યા છે સૌથી પહેલું સત તો સત નો મતલબ છે કે જેનું અસ્તિત્વ હોવું સત એટલે અસ્તિત્વ સત્તા કે જેવી રીતે આ પુસ્તક છે આ ટેબલ છે આ મોબાઈલ છે આ કમ્પ્યુટર છે તો જે છે એની સત્તા છે એ વસ્તુ અહીંયા હાજર છે આ વસ્તુ દેખાય છે મારી સામે છે જે અસ્તિત્વ ધરાવે છે એ સત્ગુણ ધર્મ છે એટલે બ્રહ્મનું અસ્તિત્વ જે છે કેવું છે તો અમાપ છે અનંત છે મતલબ એ જેવી રીતે આપણું અસ્તિત્વ કેવું છે કે સાહીઠ સિત્તેર વર્ષ સુધી આપણે છીએ એની પહેલા નતા એના પછી પણ આપણે નથી મારું અસ્તિત્વ અત્યારે માંડવીમાં એક મોટી હવેલીમાં એક રૂમ ની અંદર છે એનાથી બારે મારું અસ્તિત્વ નથી હું માંડવીમાં મારું અસ્તિત્વ છે તો હાલોલમાં મારું અસ્તિત્વ નથી તો એવી રીતે આપણું અસ્તિત્વ જે છે એ બંધાયેલું છે અને અંતવાળું છે કે સાહીઠ વર્ષ પછી આપણે ખતમ થઈ જશું આપણે નહીં હોઈએ દુનિયામાં આપણું અસ્તિત્વ નહીં હોય પણ આપણી સામે બ્રહ્મ જે છે એનું અસ્તિત્વ અમાપ છે અને અનંત છે વિશ્વના દરેક સ્થાનમાં દરેક જગ્યામાં એ છે કણકણમાં છે ને અનંત છે એનું કોઈ આદિ અને અંત નથી અનંત છે બ્રહ્મ જે છે એ સર્વ સ્થળે દુનિયાના દરેક સ્થાનમાં બધા કાલમાં સર્વરૂપે બધાને વ્યાપીને રહેલું છે એટલે ત્રણ જાતના પરિચ્છેદ આપણે ત્યાં બતાવ્યા છે દેશ પરિ દૈશિક પરિચ્છેદ કાલિક પરિચ્છેદ અને રૂપ સ્વરૂપ પરિચ્છેદ મતલબ હવે દેશનું પરિચ્છેદ મતલબ કે એક સ્થાનમાં હોવું મતલબ જેવી રીતે મેં એક્ઝામ્પલ આપ્યું કે અત્યારે હું આ રૂમમાં બેઠી છું તો આ રૂમની બારે હું નથી તો મારા ઉપર દેશની સીમા છે કાલની સીમા છે કે સિત્તેર વર્ષનું મારું આયુષ્ય હશે તો એના પછી હું નહીં હોઉં તો આ કાલની સીમા છે અને ત્રીજી સ્વરૂપની સીમા કે મારું જેવું રૂપ છે મૈત્રી ગોસ્વામીનું મારું આવું જ રૂપ છે આના સિવાય મારું બીજું કોઈ રૂપ ન હોઈ શકે તો એ રૂપની સીમા છે પણ બ્રહ્મ સાથે એવું નથી બ્રહ્મ દરેક સ્થાન ઉપર હાજર છે દરેક કાલમાં હાજર રૂપ છે અને દુનિયાના જેટલા પણ રૂપો છે એ બધા જ ભગવાનના રૂપ છે એટલે બ્રહ્મની સત્તા આ જાતની છે આપણી સત્તા બંધાયેલી છે બ્રહ્મની સત્તા જે છે એ અનંત છે એટલે બ્રહ્મની આવી અનંત અમાપ કે અસીમ અસ્તિત્વને કારણે જ બ્રહ્મને સત્ગુણધર્મ વાળું કહેવામાં આવે છે આપણામાં પણ સત્ગુણધર્મ છે પણ લિમિટેડ છે ભગવાનની અંદર અનલિમિટેડ છે એવું સમજવું જોઈએ આપણી પણ સત્તા છે પણ આપણી સત્તા જે છે પરિચ્છિન્ન છે બ્રહ્મની સત્તા જે છે એ અપરિચ્છિન્ન છે બીજું ચિત્ત ગુણધર્મ છે ચિત્તનો અર્થ થાય છે ચૈતન્ય એટલે જ્ઞાન ચૈતન્યનો પ્રમુખ ગુણ હોવાથી ચિત્ત કહેવાથી બ્રહ્મની સર્વભાષકતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે ચિત્તનો મતલબ થાય છે ચૈતન્ય ચૈતન્ય ઇન ધ સેન્સ અવેરનેસ મતલબ કે હું છું એની મને જાણકારી હોવી કે હું ચૈતન્ય છું કે જેવી રીતે ફોર એક્ઝામ્પલ ટેબલ છે ટેબલ જે છે એનું અસ્તિત્વ છે પણ ટેબલને એ નથી ખબર કે મારું અસ્તિત્વ છે પુસ્તક છે પુસ્તકને એ નથી ખબર કે મારું અસ્તિત્વ છે પણ એની કેવલ સત્તા છે મનુષ્ય છે તો એની સત્તા પણ છે અને મને ખબર પણ છે કે હું જીવું છું કે મારું અસ્તિત્વ છે તો એ એક્ઝિસ્ટન્સની અવેરનેસ હોવી કે અસ્તિત્વનું ભાન હોવું એ ચૈતન્ય ગુણધર્મના કારણે આવે છે ચૈતન્ય ગુણધર્મનો મતલબ થાય છે જ્ઞાન કે બોધ હોવો કે હું છું એનું મને જ્ઞાન હોવું જેવી રીતે પુસ્તક છે એમાં કેવલ સતગુણ ધર્મ છે તો એનું અસ્તિત્વ છે પણ એને એ નથી ખબર કે હું અસ્તિત્વ ધરાવું છું જીવાત્મા જે છે જે મનુષ્ય છે કે પશુ પક્ષી છે એમની સત્તા પણ છે અને એમને ખબર પણ છે કે અમે છીએ તો એ અવેરનેસ પણ એમની અંદર છે તો એ ચિત્ત ગુણધર્મના કારણે છે તો બ્રહ્મની ચિત્ત મતલબ ચૈતન્ય જે છે એ પણ અનંત છે એટલે કે જેવી રીતે એમ સમજો કે મારું ચૈતન્ય મારા નખથી લઈને વાળ સુધી વ્યાપેલું છે મતલબ મારા શરીરમાં કંઈ થાય તો મને ખબર પડે વધી વધીને હું મારી આંખો ખુલ્લી હોય અને સ્વસ્થ હોઉં તો આ રૂમમાં જે થતું હોય એની મને ખબર હોય કે વધારે અવાજ થતો હોય કે કોઈ મને આવીને મતલબ કોઈ વધારે અવાજ થાય કે મને દૂર સુધી દેખાતું હોય તો જ્યાં સુધી મારી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધીની મને ખબર હોય કે મારી અવાજ મને મારા કાન જેટલું અવાજ સાંભળી શકે એટલી દૂરી ઉપર કંઈ થતું હોય તો મને ખબર હોય કે અહીંયા થઈ રહ્યું છે પણ આખા વિશ્વમાં કે માંડવીની બારે જે થતું હોય એની તો મને ખબર ન હોય પણ બ્રહ્મ સાથે એવું નથી બ્રહ્મ દરેક સ્થાનમાં હાજર હોવાથી સૃષ્ટિમાં જ્યાં કાંઈ પણ થતું હોય એ બધાનું જ્ઞાન બ્રહ્મને હોય છે એટલે બ્રહ્મનું ચૈતન્ય પણ જે છે એ અનંત છે જીવનું ચૈતન્ય જે છે એ મતલબ નાનું છે લિમિટેડ છે ત્રીજું ગુણધર્મ છે આનંદ ગુણધર્મ આનંદ ગુણધર્મનો મતલબ છે કે બ્રહ્મમાં રહેલી અપરાકૃત અલૌકિક વૈષયિક દુઃખોથી અસંપૃષ્ટ અનંત શક્તિઓને ગુણધર્મોને આનંદ કહેવામાં આવે છે એટલે કે અપ્રાકૃત મતલબ પ્રકૃતિના ગુણોથી પર સાત્વિક રાજસ તામસ ગુણોથી આગળ વધીને પર અલૌકિક મતલબ આ લોક સંબંધી નહીં લોકથી બહાર એવી કંઈક અલૌકિક વૈષયિક દુઃખોથી અસંપૃષ્ટ મતલબ કે જેવી રીતે સંસારમાં કંઈ થાય કોઈને ખરાબ લાગે તો મને ખોટું લાગે કોઈ દુખી હોય તો એને જોઈને મને દુઃખ થાય કે મારી સાથે કોઈ ખરાબ વર્તન કરે તો મને દુઃખ થાય તો આ બધું જે છે એ વૈષયિક દુઃખોથી અસંપૃષ્ટ જે છે એ બ્રહ્મ છે મને આ બધા જ વિષયો અસર કરે છે કોઈનું દુઃખ કોઈનું સુખ કોઈ મારા સાથે ગાળો બોલે કોઈ મારી પ્રશંસા કરે આ બધી વસ્તુની અસર મને થાય છે સંસાર સંબંધી દરેક વિષયની અસર મને થાય છે પણ બ્રહ્મ ઉપર એની અસર નથી થતી એટલે બ્રહ્મ જે છે આ બધા સાંસારિક સુખ દુઃખોથી પર છે અને અનંત શક્તિ વાળો છે કે ગુણધર્મો ને આનંદ કહેવામાં આવે એવા બ્રહ્મના જે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય વગેરે ગુણો છે કે બ્રહ્મની અસીમતા બ્રહ્મની મતલબ અનંતતા કે બ્રહ્મનું આ બધા દુઃખોથી પર હોવું કે અપ્રાકૃત હોવું અલૌકિક હોવું એ આનંદ ગુણધર્મ કહેવામાં આવે છે આગળ કરું આમાં સમજાયું બધાને કઈ પૂછવું છે હેલો हाँ मुख्य धर्म क्यों बोला ब्रह्म का कि सत और चित भी तो अनंतता में मौजूद हैं ब्रह्म में जैसे सत का आप श्री ने बताया कि मतलब हर जगह पे वो है अपन तो लिमिटेड एक पर्टिकुलर जगह पे ही हैं और चित्त का आप श्री ने बताया कि जैसे ज्ञान मतलब अपना लिमिटेड है लेकिन ब्रह्म का ज्ञान अनंत है लेकिन आनंद को मुख्य धर्म स्वरूप क्यों कहा यहाँ पे इसलिए कहा क्योंकि ये तीनों गुण धर्म एक दूसरे के को ओवरलैप करते हैं मतलब जिसके अंदर चैतन्य गुण धर्म है उसके अंदर सत तो है ही वैसे ही जिसके आनंद आनंद गुण धर्म है उसमें सत और चित्त दोनों है जी राजा इसलिए मैं जब ये कहूँ कि अचल जो है वो उसके अंदर चित्त गुणधर्म है तो जिसके अंदर चैतन्य है उसका अस्तित्व तो होगा ही टू बी अंडरस्टूड वैसे ही जिसके आनंद आनंद गुणधर्म है उसके अंदर सत और चित्त तो होगा ही टू बी अंडरस्टूड ऐसा इसलिए जी राजा हाँ और ब्रह्म की जो मुख्य पहचान है वो तो उसकी अनंतता उसकी असीमता या ब्रह्म का अनंत मतलब इन सभी वैषयिक संसार दुखों से दूर होना यही तो ब्रह्म की मुख्य पहचान है इसलिए उसे मुख्य गुणधर्म कहा गया सत्य चित्त भले लिमिटेड मात्रा में पर सत्य चित्त तो हमारे अंदर भी है वो ब्रह्म की जो मुख्य पहचान है वो तो आनंद गुणधर्म से है कि वो अनंत है असीम है इन सब चीजों से ऊपर है जी પ્રમુખ ગુણ હોવાથી કહેતા બ્રહ્મની સર્વભાષકતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે એટલે સર્વભાષકતાનું નિરૂપણ એટલે સર્વભાષકતાનું નિરૂપણ એટલે કે સંસારની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધાનું જ્ઞાન બ્રહ્મને છે આપણી જેમ મેં જેવી રીતે કીધું કે મને અત્યારે હું આ રૂમમાં બેઠી છું તો આ રૂમમાં જે થાય એની મને ખબર હોય વધી વધીને નીચેના રૂમમાં કે ચોકમાં જે થતું હોય એની મને ખબર હોય એનાથી આગળ તો મને ના ખબર હોય પણ બ્રહ્મ જે છે એનું ગુણધર્મ જે છે ચિત્ત ગુણધર્મ એ અનંત હોવાથી અને સંસારમાં જ્યાં જે કંઈ પણ થતું હોય બધાનું જ્ઞાન છે તો એને જ્ઞાન કેમ આવે એને બદલે આમાં નિરૂપણનું મતલબ એ કે ચિત્ત ગુણધર્મ કીધું એનાથી બ્રહ્મ સર્વભાષક છે એવું સમજાવવામાં આવ્યું છે હા બીજું કઈ પૂછવું છે કોઈને ઠીક છે તો પછી આજનું અહીંયા રાખીએ આગળનો વિષય જે છે આવતા ક્લાસમાં કરે